નિર્મમત ત્યાં મોક્ષ કવિરાજ શું ગાય છે ક્યાંય ન હોજો મમત લગારે નવનીત મમત કેટલી જગ્યાએ હોય આ પ્યાલો કોઈ લઈ જતો હોય તો શું મમત નહીં રાખવાની એવું છે કે લઈ જનારને કહીએ કે જો ભાઈ તું લઈ જાય છે પણ આ ના મળે આમાં તો મારું નામ છે અને પછી એ વાંચે અને કહે કે હા આપનું જ નામ છે ને લઈ લો તો જો આમ આપે તો ઠીક અને એ નામ વાંચીને પણ કહે કે ના હું નહીં આપું તો ત્યાં મમત નહીં કરવાની મમત એટલે શું આગ્રહ કરે તે નાટકીય ભાષામાં કહેવાનું હોય કે ભાઈ મારું નામ પ્યાલા ઉપર છે ને નામ વાંચીને તે આપે તો ઠીક પણ જો સામો ખેંચ રાખે તો આપણે તે આપી દેવું ત્યાં મમત નહીં રાખવાની પણ આ લઈ જતો હોય તો ચૂપચાપ તેને લઈ જવા દે એવા વિતરાગ ના હોય ચૂપચાપ ના લઈ જવા દે એને વિતરાગ નથી એમ નથી કહ્યું નહીં તો આ તો પોતાની છોડીને ઉઠાવી જાય પણ ત્યાં કહે મારી છોડી છે મારે એને સારે ઠેકાણે પહેણાવાની છે બધું કહે પણ તે કમ્પ્લીટ ડ્રમેટિક હોય તે વિતરાગ છે પણ આ નથી કહેતા કે મમતે ચડ્યા છે મમત એટલે આગ્રહે ચડે તે વિતરાગ માર્ગમાં મમત ના હોય બીજા માર્ગમાં મમત હોય એક જ ફેર ડ્રામેટિક રીતે કહે કે બહાર અંધારું છે ને તમે કહો કે ના અજવાળું છે હું ફરી કહું કે જુઓ ને ભાઈ હજી અંધારું છે એમ વિનંતી કરી જોઉં છતાં પણ તમે ના માનો તો હું પછી મમત ના પકડું જો કોઈ કોઈનો ઉપરી હોત તો હું મારી ઠોકીને મનાવું પણ કોઈ કોઈનો ઉપરી નથી ભગવાને વ્યવહાર ધર્મને શું કહ્યો છે બહાર તો બધે નિશ્ચય ધર્મ ચાલતો નથી એ તો એકલો જ અહીં છે વ્યવહાર ધર્મ એટલે શું કે લોકમત લોકમતના વિરુદ્ધ જાય એ મમત કહેવાય આ તો દરેક માણસ કહેશે કે આ તો સંકુચિત ધર્મ છે આ તો એક મહારાજ કહે કે આજે સાતમ છે ને બીજા કહે કે આઠમ છે તો બેઉને કાઢી નાખવા જોઈએ આ તો મમતે ચઢે ને તેની વઢવાડ આ સાતમ આઠમનો પ્રકાશ કરે છે એવો ચંદ્રમાં તે એને કોઈ વઢવાડ નથી અને આ લોકોને વઢવાડ છે દ્રષ્ટિવાદી કદાગ્રહી દુરાગ્રહી અભિનિવેશી એ બધા શું આપણું ઘોળવાના હતા એમનું પોતાનું જ ઘોળી રહ્યા નથી ને આ તો એમને સંજોગ બાજ્યો નથી એટલે એમાં એમનો દોષ નથી અહીં બધા ખુલાસા મેળવી લેવા તો ઉકેલ આવે છે આ તો બધા પઝલ છે વિતરાગોએ શું કહ્યું કે બીજા ગમે તે કરતા હોય તે તું ના કરીશ માત્ર તારા હિતનું જ કરજે આ બીજા લોકો ગુનો કરે એ તો ના જાણતો હોય પણ તું તો જૈન છે વકીલ થઈને ચારસો વીસીનો ગુનો કરે છે વકીલ ચારસો વીસી કરે તો શું થાય જો રોગ પેઠા છે જૈનમાં આવ્યા તે તો વકીલ કહેવાય કાયદા જાણતો હોય તે જ કાપડ ખેંચે તો શું થાય આ અમારે ભાગે પૂંજો વાળવાનો છે અમને તે વળી આવડી આવડી આપવાની ગમતી હશે આવા શબ્દો અમને શોભે જેને વાણી પ્રત્યક્ષ સરસ્વતી છે એવા જ્ઞાની પુરુષને ભાગે આ કાળમાં પૂંજો વાળવાનો આવ્યો છે અને તે નીકળશે ખરો આ કાળમાં બધો સડી ગયેલો માલ આ અમારી વિતરાગ વાણી જ બધો કચરો સાફ કરી આપશે અમારે જાતે જવું ના પડે અમે કહીએ છીએ કે બે હજાર પાંચની સાલમાં તો બહારના બધા દેશો હિન્દુસ્તાનને વર્લ્ડનું કેન્દ્ર ગણી અહીં ધર્મ શીખવા આવશે અને ત્યારે ભ્રષ્ટાચારનો એક વાળે નહીં હોય અને કોઈ કાળે જે સુખ નહોતું એવું સતયુગનું સુખ લોકો ભોગવશે ભગવાન મહાવીરનું શાસન બીજા તીર્થંકરો કરતાં અજોડ એવું ઊભું થશે બીજા કોઈ પણ તીર્થંકરોનું શાસન આવું અજોડ નહીં હોય